संबोधित चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण व स्वीयानान्तान्निजाचार्य प्रणमामि मुहुर्मुहुः तदनुग्रहतो जन्तु सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानादिनिशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिसायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदे मम હા કઈ વાર્તા છે એ ખબર નહીં જે જે જે વાર્તા પ્રસંગ બે સંતદાસની છે વાર્તા પ્રસંગ બે ઓર ઓર સંતદાસજી કે ઘર વૈષ્ણવ મંડળી હોય એટલે સંતદાસજી ના ઘરે વૈષ્ણવ બધા ભેગા થયા સો ચોક મેં સગરે વૈષ્ણવ બેઠે એટલે ચોકમાં બધા વૈષ્ણવ બેઠા તો મહાદેવજી છીપી કે ઘર કે દ્વાર કે પાસ નિત્ય ભગવત વાર્તા સુની વેકો આવે ત્યારે મહાદેવજી છુપીને એટલે ઘરની પાછળ એટલે નિત્ય જે ભગવત વાર્તા ત્યાં સાંભળતા એટલે આ વાત તો કોઈ જાણે નહીં એટલે આ વાત કોઈને ખબર નથી સો આગ્રે મેં એક શેઠ શ્રી ગુસાઈજી કો સેવક હતો એટલે આગ્રામાં એક શેઠ શ્રી ગુસાઈજીનો સેવક હતા સો રાજસી બહુ હતો એટલે રાજસી વ્યવહાર એમનો બહુ હતો વાને સુની જો સંતદાસ કે ઘર રાત્રિ કો વૈષ્ણવ મંડળી ભેલી હોય है એટલે એમને ખબર પડી કે સંતદાસના ઘરે રાત્રે વૈષ્ણવ બધા ભેગા થાય છે ત્યાં ભગવત વાર્તા હોત હે એટલે ત્યાં આગળ ભગવત વાર્તા થાય છે તો બહુ સુખ હોતે એટલે એમને ઘણો ખુશ એટલે ઘણા ખુશ થયા તો વા ને કહી મહાપ્રસાદ હું કશું સુખ બહુ સુખ હોત હે મતલબ ભગવત વાર્તા જ્યાં થાય છે ત્યાં ખૂબ આનંદ આવે છે એટલે બહુ વાંચવાથી એટલે ત્યાં આગળ વાર્તાથી થાય છે એટલે બહુ સુખ આવે છે તબ શેઠે કહી મહાપ્રસાદ હું કચ્છું માટે છે એટલે ત્યારે પછી શેઠે કીધું કે ત્યાં આગળ મહાપ્રસાદ પણ માટે છે તબ એક વૈષ્ણવને કહી ચના ચબેની બાટ છે એટલે ચના ચબેની ત્યાં આગળ બાટે છે તબ વા શેઠને કહી મેં આપને ઘર વૈષ્ણવ મંડળી ભેગી કરી થોર લાડુ બાટુંગો એટલે પછી મેં પોતા મારા ઘરે એટલે શેઠે કીધું કે હું મારા ઘરે બધા વૈષ્ણવને ભેગા કરીશ અને હું ઘણા બધા લાડુ એમને બાટીશ પાછે વાત શેઠને લાડુ થોર કરી સંજ્ઞા કો સગરે વૈષ્ણવ શોક કહેવાય એટલે પછી શેઠે બહુ બધા લાડુ બનાવ્યા અને પછી સાંજે બધા વૈષ્ણવને કીધું જો શેઠ કે ઘર વૈષ્ણવ મંડલી ભેલી હોય છે એટલે શેઠના ઘરે વૈષ્ણવ મંડલી ભેગી થાય છે આમ ઠોર લાડુ બાટે છે અને ત્યાં આગળ ઘણા બધા લાડુ પણ માટે છે પાછી રસી કજન અને લાડુ ઠોર લાડુ એટલે ઠોર પણ એક સામગ્રીનું નામ છે હાજી પાછે રસી કજાન કથા વાર્તા કે લોભી તો સબ સંતદાસ કે ઘર આવે એટલે રસિક જન ની જે કથા એટલે વાર્તા થતી એ બધા સંતદાસ ના ઘરે સાંભળવા આવતા એમ નહીં રસિકજન એટલે જે લોકો ભગવત નામ ભગવત લીલા ભગવત કીર્તન એના જે રસિયા હતા એટલે એના જે એમાં મન રાખવા વાળા હતા એના આગ્રહી હતા એ લોકો સંતદાસજીને ત્યાં જતા અને સ્વાદના શોખીન હતા એ બધા શેઠને ત્યાં જતા सेठ ना करे जी और खान पान के लोभी सेठ की सुख ખુશામદ ખુશામદ કરી વ્યવહારે શેઠ કે ઘર દ્વે ચારી આવે એટલે જે બધાને અ, ખાવા પીવાનો શોખ હતો જે, તો એ લોકો શેઠના ઘરે જતા આ પ્રકાર દસ પંદર દિન વીતે એટલે આવી રીતે દસ પંદર દિવસ ગયા કબ શેઠને કહી મેં ઠોર લાડુ બાટત હું તું હો સગરે વૈષ્ણવ મેરે ઘર નહીં આવત ત્યારે પછી શેઠે કીધું કે મેં ઠોર લાડુ વાટું છું તમે કોઈ વૈષ્ણવ મારા ઘરે નથી આવતા એમ નહીં હું ઠોર લાડુ વાંચું છું તો પણ બધા વૈષ્ણવ મારે ત્યાં નથી આવતા એમને આગળ કહ્યું ને કે મોટા ભાગના વૈષ્ણવ સંતદાસ ને ત્યાં જતા અને બે ચાર જણા જે સ્વાદના શોખીન હતા એ શેઠને ત્યાં જતા એટલે શેઠના મનમાં એમ વિચાર આવ્યો કે હું ઠોર લાડુ વાંચું છું તોય બધા કેમ નથી આવતા મારે जी बोलो संतदास के वहाँ च- चना की चबीनी बटर है ત્યાં સગરે જાત है જે સંતદાસના ત્યાં તો ચણાની ચબેની બાટે છે તો તો એમના ઘરે બધા કેમ જાય છે તબ એકને કહી સંતદાસ કે ઓવા ભગવત વાર્તા કીર્તન કો સુખ બહુ વરત છે એટલે પછી એમાંથી એક એક વૈષ્ણવે કીધું કે સંતદાસ જેના ઘરે ભગવત વાર્તા કીર્તન ને ત્યાં આગળ ઘણો આનંદ આવે છે સાથે સબ વૈષ્ણવ ત્યાં જાય છે એટલે બધા વૈષ્ણવ ત્યાં જાય છે सब सेठ ने कही આપુને એક દિન સંતદાસ કે ઉમા ચલી કે દેખે કેસો રસ આવત હે એટલે શેઠે પોતાને કીધું કે હું પણ હવે એક દિવસ સંતદાસના ઘરે જઈશ ને જોઈશ કે ત્યાં આગળ બધાને કેવો આનંદ આવે છે તાહી પ્રકાર અપને ઘર કરેંગે એટલે એવી રીતે એવી એવી જ રીતે એ વાત એમના ઘરે કરશે આગળ કરો હિમાંશી जी गुरुजी હમ. तो द्वे चार अपने अ, अपने संग के वैष्णव ने सेठ संता- શાંતિદાસ કે ઘર આય એટલે પોતાના અ, બે ચાર જણા લઈને અ, વૈષ્ણવ લઈને અ, શેઠ શાંતિદાસના ઘરે આવ્યા તો ભગવત વાર્તા ભાઈ તો શેઠ કશું સમજ્યો નહીં એટલે જ્યાં ભગવત વાર્તા કરતા હતા ત્યાં શેઠ ને કઈ સમજમાં નતું આવતું પાછે मींद आयड्रेट पाचे कीर्तन वाटा वे चुके એટલે પછી એમને ઉંગારી ગઈ અને બ다가 કીર્તન ને વાટા હે સ તના બાટે એટલે પછી હમે તના વેચા સો સ્કેટ કો જગાઈ જગાઈ કે તનાdio પછી એમને બી જગાડે ને તના આપ્યા સો સ્કેટ ને હાથ મે હાથ મે લીએ પરંતુ લાજ પાય મુખ મેં ન ડાળે પણ શેઠ હાથમાં લીધું પણ એમને મોઢામાં ના નાખ્યું શરમ આવી એમને બહુ લાજ આવી એટલે એમને બહુ શરમ આવી હાથ મેં લીએ ઉઠાયો તો જોડા પહીરીવે લાગ્યો એટલે હાથમાં ઉપર જોડા પહીરીવે લાગ્યો એટલે પ્રસાદ હાથમાં રાખીને ઉભા થયા અને ચપ્પલ પહેરવા લાગ્યા જોડા એટલે જૂતા ચપ્પલ હેલો હા અચ્છા આપનો અવાજ ઉઠે નહીં જા રહ્યો હેલો હેલો તમને બીજાને સંભળાય છે શરણ શરણ હાજી જી હાજી જી ત્યાં જ કઈ ગડબડ લાગે છે લાઈન આજે તીર્થ નથી જોડાયો રાજીવ તીર્થ એ જોડાયો છું અચ્છા ઉદિત પણ નથી ના જે જોડાયો છું બહુ સારી વાત છે ના એ લોભિત પાછા જોડાયા લાગે છે આવે છે અવાજ ઈમાનસિંહ હા કરો હેલો હા જોડાઈ ગયા પાછા उन्हें आवाज नहीं आ रही है अपनी चल कर તહા ડાળી દીએ सुंदरी पूरी बात अच्छी तरह એટલે આ તો હું ગયો हाथ में लिए उठ्यो तो जोड़ा पहरवे लाग्यो तहाँ डारी दिए અઠે પૂર્ણ વિરામ हम्म, हाथ में अपने समझ सकूं ना बात अधूरी है तो जुड़नी चाहिए એટલે તે હાથ પ્રસાદ હાથમાં લઈ અને એટલે ચપ્પલ અને જોડા પહેરવા લાગ્યા એટલે ચપ્પલ અને ત્યાં પ્રસાદ ફેંકી દીધો મહાદેવજી ચણા બીનન લાગે એટલે મહાદેવજી ચણા વીણવા લાગ્યા તો વૈષ્ણવ વૈષ્ણવન કહી યહ કોણ હે એટલે વૈષ્ણવ કીધું કે આ કોણ છે તો ચોર ચોર કહી પકડે એટલે ચોર ચોર કહીને પકડી લીધું तब संतदास आए वैष्णव सो कहे वैष्णवन શું કહે वैष्णवन सो कहे ऐसे मती कहो भगवत वार्ता में चोर का काहे को आव- आवेगो आवेगे એટલે પછી અ, સંતદાસે પ- કીધું કે આવું ન કરો ભગવદ વાર્તામાં ચોર ન કહો આવું ન કહો ભગવદ વાર્તામાં ચોર શું કામ આવશે તો મહાદેવ સો સંતદાસ પૂછે જો તુમ કોણ હો સાચ સાચ કહો એટલે પછી સંતદાસે મહાદેવજીને પૂછ્યું કે આપ કોણ તમે કોણ છો સાચું કેજો તબ કહે तुम भगवदीय हो ताते कहत कहत हो એટલે તમે ભગવદીય છો એટલે કયો કહો છો મહાદેવજીએ જવાબ આપ્યો કે તમે ભગવદીય છો એટલે હું કહું છું इन सबन को जान दे देहूं આ બધાને જવા દો આ લોકો આ બધાને જવા દો तब सगरे वैष्णव गए तब कहो मैं महादेव हूँ तो छिपके भगवत वार्ता कीर्तन सुन સુનત હો એટલે પછી અ, મહાદેવજીએ કીધું કે હું મહા બધા વૈષ્ણવો ગયા બધા વૈષ્ણવ ગયા પછી મા- મહાદેવજીએ કીધું કે હું મહાદેવ છું હું છુપાઈને ભગવત વાર્તા કીર્તન સાંભળતો હતો સાંભળું છું સાંભળું છું સો આજ વા વા રાજસી શેઠ ને મહાપ્રસાદ ધરતી પર ડાળી દિયો સો મેં બીનન બીની કે ખાયો બીની કે ખાયો એટલે ઓલો શેઠ રાજસી રાજસ શેઠ મહાપ્રસાદ મહાપ્રસાદ ફેંકી ગયો જમીન ઉપર ફેંકી દીધો તેથી હું વીણીને મેં ખાધો મહાપ્રસાદ કહું પાવ પાવ નીચે આવે તો મહા અનર્થ હો- હોય એટલે મહાપ્રસાદ પગના નીચે આવે તો અનર્થ થઈ જાય હમ. तब संत संत दास ने कहो तुम द्वारा के पास દ્વાર કે પાસ तुम द्वार के पास क्यों बैठत हो એટલે તમે દ્વારના પાછળ પાસે શું કામ બેસો છો ભીતર આયો કરો એટલે અંદર આવા- આવ્યા કરો તબ મહાદેવ ને કહી तुम तुम पुष्टि मार्गीय भक्त न के बी- अ, बीच में मर्यादा मार्गीय को अधिकार नहीं है એટલે મહાદેવજીએ કીધું કે તમ- અ, તમારા પુષ્ટિ ભક્તના વચ્ચે મર્યાદા માર્ગે વચ્ચે કેમ આવે વચ્ચે ના આવી શકે और तुम तुम रस में मग, मगन होई श्री ठाकुर जी की अनेक લીલા की વાર્તા કરત હો એટલે તમે તો ઠાકોરજીની લીલાની અનેક વાર્તા કરો છો તો સુના સુનીવે કો મહા- અ, હમારો અધિકાર નહીં હૈ. એટલે તો તે વાર્તા સાંભળવાનો હમ- મને અધિકાર નથી આમાં વાર્તા જે પણ શબ્દ આવે ને એ વાર્તાનો વાત. મતલબ વાત સ્ટોરી નહીં ताते ताते जितनो मेरो अधिकार है तितनो तितनो सु- અ, સુનત હો એટલે જેટલો મારો સાંભળવાનો અધિકાર છે એટલું હું સાંભળું છું તાસો ઇતની ઇતની દૂરી દૂરી બેઠી બેઠી વો મોકો ઠીક હે એટલે આટલી દૂર બેસવાનું મારું બરોબર છે તબ સંતદાસજી સો વિદા હોઈ મહાદેવજી અંતર ધ્યાન ભય એટલે સંતદાસ જી થી વિદા થઈ અને મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા तब किवाड़ लगाए संतदास जी घर में आए ता दिन ते संतदास ने यह અ, રી- રીતિ કરી એટલે અ, કિવાડ બંધ કરી અને પછી સંતદાસ ભીતર ગયા અને પછી આવી રીતિ કરી તે દિવસથી તે દિવસથી સંતદાસજીએ આવો નિયમ રાખ્યો जब अपने म- अ, मंग- મંડલી કે मंडली के सब वैष्णव आई ચૂકે चूके तब द्वार के किवाड़ लगाई કે ભગવત વાર્તા કરે એટલે બધા વૈષ્ણવ આવી જાય તે પછી કિવાડ મંડલી કે સબ વૈષ્ણવ એટલે જે નિત્ય નિયમથી નિત્ય નિયમથી ભગવદ જે વાર્તામાં બધા- આવતા હોય એ બધા આવી જાય તે પછી કિવાડ ને બંધ કરી પછી ભગવત વાર્તા કરવી તબ કોઈ કોઈ જો કોઈ લૌકિક લૌકિક જીવ આવે તો આછો નહીં એટલે કોઈ બીજો જીવ આપણા અહિયાં આવે તો સારું નથી તો સંતદાસ એસી ભગવદી હે એટલે એઝ ભગોદીય એટલે સંતદાસ આવા ભગોદીય છે ચલો આમાંથી કોઈને જે પણ ચર્ચા કરવી હોય પૂછવું હોય એટલે આપણે પેલા પ્રશ્ન તો પ્રશ્ન કોઈને છે નથી ચલો તો મને પ્રશ્ન છે કે મહાદેવજીનો મહાદેવજી એમ કેમ કહ્યું કે તમે ભક્તિ માર્ગી ભક્તોના વચ્ચે મર્યાદા માર્ગી હું આવું એ ઠીક નહીં હું એના માટે યોગ્ય નથી મને એવું લાગે છે કેમ કે એમને એટલો અધિકાર નતો આપ્યો કોણે તુલસીએ એટલે પુષ્ટિ માર્ગીને શું અધિકાર હોય એવો કે જે મર્યાદા માર્ગીને ન હોય મર્યાદા માર્ગી શાસ્ત્રના ખાલી શાસ્ત્રના પ્રમાણે જાય અને પુષ્ટિ માર્ગી પોતાના ભાવ ભાવના રીતે ઠાકોરજીની સેવા કરે બહુ સારો જવાબ આપ્યો આ વાત પણ મહાદેવજી તો પોતે ભગવાન ના જ એક રૂપ છે એમાં આવું કેમ શક્ય બને જે ઠાકોરજીના એ ક્ષેત્રરૂપ જ પણ એ જગતના રીતે મર્યાદા માર્ગના બહુ જોરદાર જવાબ આપ્યો શરણે તો જુઓ મહાદેવજી દેવતા છે ભગવાનની વિભૂતિ છે તેમ છતાં પણ ભગવાને એમને જે રીતે પુષ્ટિજીવોને પોતાની ભક્તિ અને સ્વરૂપાનંદ કે ભજનાનંદ એ આપવા માટે પ્રકટ કર્યા છે એવું એવું ફળ શ્રી મહાદેવજીને એમના વિભૂતિ રૂપને પણ આપવા ઈચ્છતા નથી પ્રભુ મહાદેવજી વાત જાણે છે એટલે એમણે એ વિવેક રાખ્યો કે જેમાં આપણી યોગ્યતા ન હોય એમાં એટલું અંદર નહીં જવું અને અને આપણે ભગવદીય નો સંગ કરવો જોઈએ જેવી રીતે મહાદેવજી જેવી રીતે મહાદેવજી ઠાકોરજી ની વાત બધું વાર્તા અને બધું સાંભળવા યોગ્ય નથી એટલે તેમને કીધું મહાદેવજી એ આવીને શું કરતા કંઈક અલગ કરતી એટલે જેવી રીતે મહાદેવજી એ જે ઠાકોરજી ની સેવા કરતો હોય આપણે એમની મદદ આમાં મહાદેવજી શું મદદ કરી જુઓ મહાદેવજી પોતે ભગવદ વાર્તા સાંભળવા માટે જ આવતા હતા ભગવદ્ વાર્તામાં બધી જ જે પ્રભુ સંબંધી વાતો છે એ સાંભળવાની યોગ્યતા એમની છે એવું મહાદેવજી ને નહોતું લાગતું એટલે જેટલી એમની યોગ્યતા હતી એ જાતના ભગવદ્ કીર્તન એ ગુણગાન છે એ સાંભળતા એટલે બહાર રહેતા સમજ્યા અને આપણે જે ઠાકોરજી ના જેવો પણ મહાપ્રસાદ હોય તે આપણે એનો અનાદર ન કરવો અને આમાં એ વાત સારી લાગી કે જે મહાદેવજી છે એમને ઠાકોરજી પર એટલે એવું વિશ્વાસ એટલે મહાદેવજી છે એમને એક એક ની વસ્તુ એટલી મૂલ્ય છે કે જેવી રીતે એમને ચણા શેઠે ચણા નીચે ફેંકી દીધા હતા તો બી એમને એ ચણા નીચે ઉઠાઈને ખાધા હતા પછી અને મહાપ્રસાદ નું એ અપમાન ના કર્યું સાચી વાત મને એ વાત સારી લાગી કે આપણે અ સંતદાસ ના ઘરે જે પણ વૈષ્ણવ આવતા હતા એવું જ થવું જોઈએ કારણ કે આપણે સ્વાર્થી ના થવું જોઈએ જે મનામાં એ સારી લાગી કે આપણે અભિમાન ન કરવું જોઈએ કારણ કે જે શેઠે અભિમાન કર્યું કે હું ઠોર ને લાડો વેચીશ બધાને તો અહીંયા જે મતલબી હતા તે જ આવતા હતા સંતદાસ ના ઘરે બધા આવતા હતા એટલે એક તો એ છે કે કોઈની સાથે આપણે કોમ્પિટિશનમાં ન ઉતરવું જોઈએ ભક્તિ માર્ગમાં આપણો જેવો ભગવત ભાવ હોય તે અનુસાર આપણે પ્રભુની સેવા સ્મરણ કરવા જોઈએ કોઈકને ત્યાં વધારે આવે છે તો આપણે વધારે કરીશું તો આપણે ત્યાં વધારે આવશે એ જાતની મનમાં પ્રતિષ્ઠાની એ પ્રતિસ્પર્ધાની ભાવના ભક્તિમાં નહીં હોવી જોઈએ સહજ રહેવું જોઈએ કેમ કે વૈષ્ણવ ને જવા દે પછી જ કહું બોલો કેમ કે તે બધા વૈષ્ણવ તો મહાદેવજી ને જાણતા ન હતા અને તે લોકો એટલા બધા ભગવદીય પણ ન હતા મહાદેવજી પોતે આ પોતાની હાજરી બધા લોકો જાણે એવું નતા ઈચ્છતા એમને ભય હતો હા એમને ભય હતો નહીં ભયનો કોઈ પ્રશ્ન નથી મહાદેવજીને શું કામ ભય હોય પણ બિનજરૂરી પ્રસિદ્ધિ ટાળવા ઈચ્છતા હતા આપણે તો ભગવત નામ સાંભળવાનો હેતુ છે હવે જો મહાદેવજી ભગવત નામ સંતદાસને ત્યાં સાંભળવા જાય છે એવી ત્યાં પ્રસિદ્ધિ થઈ જાય તો તો પછી જે લોકો ખરેખર ભગવત નામના પ્રેમી ન હોય એ લોકો પણ મહાદેવજીના કારણે ત્યાં થોડા ઉભરવા લાગે અને તે પછી એ ભગવદ વાર્તા એવી ન રહી જાય પછી તો શેડ્સ ટાઈપનું થઈ જાય કામકાજ જે જે એકદમ ઠાકોરજીના પ્રેમી હોય આગ્રહી હોય સીધા સરળ હોય એવા ભગવદીઓ ભેગા થઈને એને કંઈ પણ ભગવત વાર્તા કીર્તન ગુણગાન કરે તો એનું સ્વરૂપ સાત્વિક રહે નહીં તો એમાં વિકાર આવતા જાય પછી ગડબડી થતી જાય જી જય મને એક પ્રશ્ન છે કે મહાદેવજી સૌથી મોટા દેવ છે એટલે જે ઠાકોરજીએ જગત માટે અને એવી રીતે દેવતાઓ બનાવ્યા છે તો એમાંથી સૌથી મોટા દેવ મહાદેવજી છે મોટા નાના એવું દેવતાઓ કોઈ ના પણ જેવી રીતે દેવતાઓના રાજા ઇન્દ્ર છે એવી રીતે જ મહાદેવજી નો પણ કોઈ સ્થાન ઇન્દ્રલોક અલગ છે અને મહાદેવજીનો લોક કૈલાશ લોક અલગ છે ઇન્દ્ર જે દેવતાઓના રાજા છે એ દેવતાઓમાં મહાદેવજી નથી આવતા મહાદેવજી બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ જે ત્રણ દેવો છે એ ઈશ્વર કોટીના કહેવાય છે તો દેવ અને ઈશ્વર એ બે જુદા છે દેવતાઓમાં તેત્રીસ દેવતાઓ કહેવાય અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ એનાથી અલગ કેટેગરી છે કરોડ તેત્રીસ તો અમુક લોકો કે છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતા હોય છે એમણે ગણ્યા હશે આપણે તો જેમાં મને આમાં એ વાત સારી લાગી કે મહાદેવજીએ કીધું કે એટલે જ્યારે પણ આપણા પગના નીચે અગર પ્રસાદ આવી જાય તો એ પાપ કહેવાય એટલે એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે એમ પગના પ્રસાદ આવી જાય એ પાપ ગણાય મોટો સાચી વાત છે પ્રસાદનો અનાદર થવા દેવો ચાલો સુંદર કાલે આપણે બીજો ઓર રોચક પ્રસંગ છે એ કરીશું મારો એક પ્રશ્ન છે જે કે આમાં શેઠ તો હતા એ તો એક ભગવદી હતા તો પછી એમને જે એમને ખબર હોય કે મહાપ્રસાદ ઠાકોરજીના જે હોય એ આપણે ક્યારે એમનો અપમાન ના કરવો જોઈએ ક્યારે તો એમને એને નીચે કેમ ઢોરી ઢોરી દીધા એટલી સમજ એમને નથી વૈષ્ણવ હતા પણ વૈષ્ણવમાં પણ પાંચ આંગળી આપણી હોય બધી એક સરખી ન હોય ને નાની મોટી હોય એમ બધા વૈષ્ણવ પણ સરખા ન હોય વૈષ્ણવ શેઠ ને સંતદાસના સામે કોમ્પિટિશનનો ભાવ જાગી ગયો કે હું આટલો પૈસા વાળો છું તો બધાએ મારી ત્યાં આવવું જોઈએ ગરીબને ત્યાં શું કામ જાય છે બધા એટલે એમના અંદર એ ભાવમાં થોડી એમની ગડબડી હતી સમજો ચાલો બાકી કાલે કરીશું જીજી સંગ્રહ પ્રણામ જીજી